એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આરલ બહેન વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો આરલ બહેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો બાળ દોસ્તો ધ્યાનથી સાંભળજો અંજના ભગવતીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું બાળ દોસ્તો તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે રાજાની રાણીની હાથીની ઘોડાની પરીની ને રાક્ષસની પણ તમે કોઈ દિવસ ગરોળીની વાર્તા સાંભળી છે આ વાર્તા ગરોળીના બચ્ચાની છે જેનું નામ છે ગીલુભાઈ અને વાર્તાનું નામ છે ગીલુભાઈની પૂંછડી નાનકડા ગીલુભાઈ ઘરમાં આમ તેમ ફરે અરે ભીંત પર પણ સડસડાટ ચડી જાય છત પર સડસડાટ ચાલે જાણે તેમના પગ ગુંદર વડે છત પર ચોંટી જતા હોય એમ એ તો ચાલે હો તેમને જેવું કોઈ જંતુ દેખાય કે તરત જ દોડી અને એને પોતાની લાંબી જીભ વડે પકડીને ખાઈ જાય એમ કરતા ઘડીકમાં છબી પાછળ છુપાય તો ઘડીકમાં પડદા પાછળ રાત પડે તો વધારે ચપળ થઈ જાય આપણે બધા સૂઈ જઈએ એટલે તેમને ખુલ્લું મેદાન મળી જાય ભાઈ અને આરલબેન ઘરમાં બધે ફરી ફરીને જીવડા ખાઈ જાય જ્યારે માણસ તેમને જુએ એટલે એનાથી મોટે ભાગે તો ચીસ જ પડાઈ જાય આ વખતે તો ગીલુને ખૂબ હસવું આવે આવડો મોટો માણસ મારા જેવા નાના બચ્ચા સામે કેવી રાડ પાડી ઉઠે છે કેવો ડરી જાય છે બી જાય છે આ ઉપરાંત છોકરીઓ તો ચીસો પાડે અને બીકની મારી કુદા કુદ પણ કરે ગીલું ને ત્યારે પણ ખૂબ હસવું આવે હો આરલ બેન અને પછી તો બાળ દોસ્તો એક દિવસની વાત છે ગીલુએ થોડે દૂર એક જંતુ બેઠેલું જોયું તેને પકડવા તે બિલકુલ અવાજ કર્યા વગર ઝડપથી સરકતો હતો હમણાં પકડાશે અને એને ખાઈ જઈશ એવી પેરવી કરતો હતો પણ એ તો થાપ ખાઈ ગયો અને ઉતાવળે ચાલવામાં છત પરથી નીચે પટકાયો પટ કરતો હવે તે સમયે એક બિલ્લી બહેન નીચે બેઠા હતા તેથી એમની નજરે પડ્યો ગીલું તો તેણે તરત જ ગીલું પર તરાપ મારી એને પકડી લીધો ગીલુ તો ગભરાઈ ગયો હવે ખેલ ખલ્લાસ બિલાડી હમણાં જ તેને મોઢામાં મૂકી દેશે એ ડરમાં એ તો તરફડિયા મારવા લાગ્યો આ બધી ઝપાઝપીમાં ગીલુની પૂંછડી બિલાડીના પંજામાં પકડાઈ ગઈ પછી તો જાણે જાદુ થયું ગીલુને પણ ખબર ન પડી કે આ શું થયું તેની પૂંછડી છૂટી પડી ગઈ અને તે પણ તરફડવા લાગી તરફડવા લાગી પૂંછડી એકલી ગીલુભાઈ છૂટી ગયા અને ભાગ્યા ઊભી પૂંછડીએ ના બાળ દોસ્તો ભાગ્યા પૂંછડી વગર બિલાડી થાપ ખાઈ ગઈ ખરો શિકાર છટકી ગયો ફક્ત કપાયેલી પૂંછડી જ તેના પંચામાં રહી ગઈ ભાઈ ગીલુભાઈ તો ભીંત પર છબી પાછળ સંતાઈ ગયા થોડી વારે તેમનો શ્વાસ હેઠો બેઠો પછી તેમણે પાછળ ફરીને જોયું તો પૂંછડી વગરનું બાંડું શરીર એમને ખૂબ વરવું લાગ્યું ન ગમ્યું પૂંછડી વગર ગીલુભાઈ ઉદાસ થઈ ગયા તેઓએ મનમાં નક્કી કર્યું કે પૂંછડી વગર ચાલશે નહીં લાવ કોઈ બીજા પ્રાણીને પૂછી જોઉં જો તેમની પૂંછડી મને આપે તો તે જ લગાડી લઉં લો બોલો ગીલુભાઈ તો ઘરની બહાર નીકળ્યા ચાલ્યા પૂંછડીની શોધમાં જોયું તો એક વાછરડું બેઠું હતું ગીલું તો તેની સામે પહોંચી ગયું વાછરડાને કહેવા લાગ્યું અરે ભાઈ મારા પર જરા દયા કરને મને તારી પૂંછડી આપી દે ને જો મારી પૂંછડી કપાઈ ગઈ છે અને મને પૂંછડી વિના ચેન પડતું નથી વાછરડું તો ગીલુભાઈ સામે જોઈને હસી જ પડ્યું અને એ કે ગીલુભાઈ મને પણ મારું પૂંછડું બહુ ગમે છે મારાથી તે અપાશે નહીં વળી મારે તે બહુ કામનું છે જો આ માખી ને મચ્છર મને હેરાન કરે ત્યારે મારા પૂંછડા વડે જ હું એને ઉડાડી મૂકું છું પૂંછડા વગર મારે નહીં ચાલે ગીલુભાઈ અને ગીલુભાઈ તો આગળ ચાલ્યા ત્યાં ઝાડ પર કુદા કુદ કરતો વાંદરો દેખાયો હુપ હુપ હુપ એમ કરે વાંદરો એટલે તેઓ વાંદરા પાસે ગયા એણે વાંદરાને કહ્યું વાંદરા ભાઈ મારું એક કામ કરશો જુઓ ને આજે સવારે જ બિલાડીએ મારી પૂંછડી તોડી નાખી મને મારી પૂંછડી વગર ગમતું નથી મને તમારી પૂંછડી આપો ને વાંદરો તો આ સાંભળીને મૂંઝાઈ ગયો તેને થયું કે શું જવાબ આપવું આ નાના બચ્ચાને પહેલાં તો વિચાર આવ્યો કે કહી દઉં મારી પૂંછડી તો હું ઘેર ભૂલી ગયો છું પણ ના પૂંછડી તો તરત દેખાઈ જાય એવી છે એટલે વાંદરાએ કહ્યું ગીલું તને હું મારી પૂંછડી આપું તો મારી આ કુદાકુદ કેવી રીતે કરું એક ડાળીથી બીજી ડાળીએ લટકું કેવી રીતે આ પૂંછડીના પ્રતાપે હું મારું સંતુલન રાખી શકું છું એના વિના તો હું પડી જ જાઉં મારી પૂંછડી તો મારે બહુ કામની છે એટલે તમે બીજા કોઈ પાસે માંગો ભાઈ ગીલુભાઈ તો વાંદરાની વાત સાંભળીને નિરાશ થઈ ગયા લો બોલો અને પછી તો હારલ બેન ગીલું તો એમ ને એમ ઊંધું ગાલીને ચાલવા માંડો ત્યાં તો એક તળાવ આવ્યું તળાવમાં રંગબેરંગી માછલીઓ તરતી હતી ગીલુભાઈ તો માછલીઓને તરતી જોઈ જ રહ્યા છેવટે એક સુંદર સોનેરી માછલીને ઊભી રાખીને કહ્યું એ અરે એ માછલી બહેન તમારે મને મદદ કરવી પડશે હો જો તમારે તો સુંદર મજાની પૂંછડી છે મારી પૂંછડી તો બિલાડીએ તોડી નાખી મને પૂંછડી વગર ગમતું નથી તો તમારી આ સોનેરી પૂંછડી મને આપી દો તો મારો તો વટ પડી જાય હો માછલી તો આ સાંભળીને હસી પડી તેને વિચાર આવ્યો કે ગીલુભાઈ મારી સોનેરી પૂંછડી લગાડે તો કેવા વિચિત્ર લાગે ભાઈ ખેર માછલી કે ગીલુભાઈ મારી પૂંછડી સુંદર તો છે પણ જોડે જોડે મારા માટે ખૂબ કામની પણ છે મારે તો પાણીમાં રહેવાનું પાણીમાં તરવાનું જલ્દીથી જાન બચાવવા છુપાઈ જવાનું પાણીમાં તરત દિશા બદલે બદલવી પડે એ બધા કામો મારી પૂંછડી વગર તો શક્ય જ નથી ગીલુભાઈ ગીલુભાઈ તો નિરાશ થયા હવે આંખમાં આંસુ ઉભરાવા લાગ્યા હવે એને માની યાદ આવ્યો તે તો ઉપડ્યા મા પાસે માને જોઈને ગીલુભાઈ એને ભેટી પડ્યા પોતાની બધી આપવીતી કઈ પછી માને પૂછે માં તને ખબર છે કે સાત પૂંછડીઓ ઉંદર ક્યાં રહે છે જો તે મળી જાય ને તો મારો બેડો પાર એ જરૂરથી મને એક પૂંછડી આપી દેશે હો માં માં તો ગીલુની વાત સાંભળીને મનમાં ને મનમાં મલકાવા માંડી તેને લાગ્યું કે ગીલું જોત જોતામાં મોટો થઈ ગયો છે કેવું જાત ભાતનું વિચારે છે હવે માં ગીલુને સમજાવવા લાગી જોગીલું સાત પૂછડીઓ ઉંદર તો વાર્તામાં જ હોય ખરેખરો ન હોય હવે તને ખ્યાલ આવ્યો ને કે તારી પૂંછડી તને કેટલી ઉપયોગી થઈ પડી તે ફક્ત શોભા માટે નહીં પણ તારો જાન બચાવવામાં પણ કેવી મદદ આવી દરેક પ્રાણીઓને તેમની પૂંછડી આવી રીતે જરૂરી હોય છે ભાઈ ઠંડા પ્રદેશમાં રહેતું શિયાળ એની ભરાવદાર પૂંછડીનો શરીરમાં ગરમી જાળવવા ઉપયોગ કરે જ્યારે મોર જેવા પક્ષીઓ તેની માદાને આકર્ષવા એને બોલાવવા એની પૂંછડીનો ઉપયોગ કરે ઢેલને બોલાવવા ગીલુભાઈ તો માની વાત સાંભળીને પોતાની ગયેલી પૂંછડી માટે વધારે શોખ કરવા લાગ્યા એટલે માં કે એટલે કે માં મને મારી પૂંછડી વગર નથી ગમતું પણ એની માં કે જો આંસુલું છે તારા અને પાછળ નજર કરતો જો તને નવી પૂંછડી ઉગી રહી છે ગિલુભાઈ તો માની વાત સાંભળીને ચોક થઈ ગયા ખરેખર ઓહો એમને તો નાનકડી પૂંછડી ઉગી રહી હતી એ તો આનંદમાં આવીને નાચવા લાગ્યા હા ભાઈ હા વાહ ભાઈ હા મને તો નવી પૂંછડી આવી વાહ ભાઈ વાહ તો ભાઈ આરલ બેન આવી હતી આ ગીલુભાઈ ગીલુભાઈના પૂંછડાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો